ભાગ્ય જાગ્યારે આજ જાણવા પૂજ્ય આદર્શ જીવન સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય નિષ્કુળાનંદ સ્વામીએ ત્રેવીસ ગ્રંથો લખ્યા છે એમાંનો એક ગ્રંથ એટલે સાર સિદ્ધિ એ સાર સિદ્ધિમાં બારમું પદ અને બારમા પદની પહેલી પંક્તિ એટલે આજનો વિષય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા નિષ્કુળાનંદ સ્વામીના આ કીર્તનમાં કડીએ કડીએ પંક્તિએ પંક્તિએ નિષ્કુળાનંદ સ્વામીને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિનો ઓળકાર પ્રાપ્તિ થઈ છે એમાં જે પ્રતીતિ આવી ગઈ છે પ્રતીતિનો રણકાર અને પ્રતીતિને કારણે અમને જે કેફ છે એ કેફની કેફિયત એ આપણને જોવા મળે છે અબજોની સંપત્તિ હોય આખી એ પૃથ્વીનું રાજ્ય હોય અને અનંત રૂપવાન સ્ત્રીઓનો સહવાસ હોય અથવા તો સ્ત્રી માટે અનંત રૂપવાન પુરુષોનો સહવાસ હોય અને તેમ છતાં પણ જે શબ્દો નીકળે નહીં એ શબ્દો નિષ્કુળાનંદ સ્વામી આ ભાગ્ય જાગ્યારે આજે જાણવા કીર્તનમાં લખ્યા છે નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તન લખ્યું ત્યારે એમને મહેલમાં રહેવાનું સદભાગ્ય નહોતું મળ્યું પરંતુ બાવળિયાના છાંયડા નીચે બેસીને કીર્તનો કદાચ લખ્યા છે નિષ્કુળાનંદ સ્વામીએ ભાગ્ય જાગ્યારે આ જાણવા એ કીર્તન લખ્યું છે ત્યારે એમને કેરીનો રસ પીવા મળ્યો નથી પરંતુ માગેલા ટુકડા ખાઈને જીવવાનું હતું નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તન લખ્યું છે ત્યારે એ જ્યાં બેઠા છે એની નીચે લાલ મખમલની જાજમાન ઉપર પંખા ફરતા પરિસ્થિતિ નથી પરંતુ ગેલા નદીના પથરા એ જ એમની પથારી હતી એવા સંજોગોમાં કીર્તન એમણે લખ્યું છે ભાગ્ય જાગ્યારે આજે જાણવા એ કીર્તન નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે એ વખતે એમણે કોઈ મોંઘા શાલ દુશાલા પોતાના શરીર ઉપર ઓઢ્યા નથી પરંતુ સો સો થીંગડાવાળા ગાતરિયા ધોતિયા પહેરી અને નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તન લખે છે જે સંજોગોમાં કોઈ જ રીતે ભાગ્ય જાગ્યા રે આજ જાણે એવું મનાય જ નહીં ઉલટાને એવું લખાય કે ભાગ્ય ફૂટ્યા આજ જાણવા <laughs> બાવળિયાનો છાંયડો હોય ભીખ માગીને ખાવાનું હોય પથરા ઉપર પથારી કરવાની હોય સો સો થીગડાવાળા કપડાં હોય લોકો મારજૂડ કરતા હોય હળધૂત કરતા હોય અપમાન તિરસ્કાર વેઠવાના હોય એવા સંજોગોમાં ભાગ્ય જાગ્યા રહ્યા જાણવા એ શબ્દ નીકળે ક્યાંથી પરંતુ નિષ્કોળાનંદ સ્વામીએ લખ્યું છે તો બે વસ્તુ એમના કીર્તન સાંભળતા આપણને દેખાય છે આ ભાગ્ય જાગ્યારે આજે જાણવા એવું નિષ્કોળાનંદ સ્વામી લખી શક્યા છે તો કઈ બે વસ્તુ એમને મળી છે એ એમણે આ કીર્તનમાં જણાવ્યું છે અગિયાર પંક્તિનું આ કીર્તન છે ભાગ્ય જાગ્યારે આજે જાણવા એ અગિયાર પંક્તિઓમાંથી સાત વખત નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ભાગ્ય જાગ્યાનું કારણ એમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે બતાવ્યું છે આ કીર્તનની પહેલી જ કડીમાં દિષ્કોળાનંદ સ્વામી લખે છે ભાગ્ય જાગ્યારે આજ જાણવા કારણ કે પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ કીર્તનની બીજી કડીમાં સ્વામી લખે છે ભાગ્ય જાગ્યારે આજ જાણવા કારણ કે ગ્રહો હરીએ હાથ ત્રીજી કડીમાં નિષ્કાન સ્વામી લખે છે ભાગ્ય જાગારે આજ જાણવા કારણ કે મળ્યા શ્રી હરિ સાક્ષાત પાંચમી કડીમાં નિષ્કુળાન સ્વામી લખે છે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા કારણ કે પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ છઠ્ઠી કડીમાં નિષ્કુળાન સ્વામી લખે છે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા કારણ કે ભૂદર મળતા ભલું થયું દસમી કડીમાં નિષ્કુવાન સાંઈ લખે છે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા કારણ કે મળ્યા હરી મુખો મુખ અને છેલ્લી અગિયારમી કડીમાં નિષ્કુવાન સ્વામી લખે છે ભાગ્ય જાગ્યારે આજે જાણવા કારણ કે મળ્યા મહારાજ તો આ રીતે અગિયાર પંક્તિના કીર્તનમાં સાત વખત નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે મને સાક્ષાત ભગવાન મળ્યા છે માટે મારા ભાગ્ય જાગ્યા છે અગિયાર પંક્તિમાં નિષ્કુળાનંદ સ્વામીએ પાંચ વખત પોતાને કલ્યાણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે માટે પોતાના ભાગ્ય જાગી ગયા એ વાત દોહરાવી છે પહેલી પંક્તિમાં નિષ્કુળાન સ્વામી લખે છે ભાગ્ય જાગ્યા રાજ જાણવા કારણ કે કોટી થયા કલ્યાણ બીજી પંક્તિમાં સ્વામી કહે છે ભાગ્ય જાગ્યારે આજે જાણવા કારણ કે સદા થયા સનાથ પાંચમી કડીમાં નિષ્કુવાન સ્વામી લખે છે ભાગ્ય જાગ્યારે આજે જાણવા કારણ કે ખોટ મટીને ખાટ્ય થઈ જે કંઈ ખોટ હતી જન્મ જન્મની એ બધી પૂરી થઈ ગઈ એટલે સ્વામી લખે છે ભાગ્ય જાગ્યા છઠ્ઠી કડીમાં સ્વામી કહે છે ભાગ્ય જાગ્યારે આજે જાણવા કારણ કે ફેરો ફાવ્યો આ વાર આ ફેરો મનુષ્યનો ફાવી ગયો છે જે મળવાનું તે મળી ગયું છે કલ્યાણ એટલા માટે ભાગ્ય જાગે એવું લખ્યું અને આઠમી કડીમાં નિષ્કુવાન સ્વામી લખે છે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા કારણ કે થયા કલ્યાણ કોટ કરોડ કલ્યાણ થઈ ગયા એક સાથે તો ભગવાન મળ્યા અને પોતાનું કલ્યાણ થયું આ બે વાતને લીધે નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તનમાં લખે છે કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા બસો વર્ષ પહેલાં આ બે વસ્તુ નિષ્કુળાનંદ સ્વામીને મળી ગઈ હતી એક તો ભગવાન અને બીજું કલ્યાણ એટલે આ ઉદ્ગારો એમણે પોતે વહાવ્યા છે આજે બસો વર્ષ પછી નિષ્કુળાનંદ સ્વામીની જેમ આપણે પણ સૌ ગાઈ શકીએ એમ છે ભાગ્ય જાગ્યા રાજ જાણવા કારણ કે આપણને પણ આ કળિયુગની અંદર આ બે વસ્તુ ભગવાન અને કલ્યાણે પ્રાપ્ત થઈ ચૂક્યા છે પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે એટલે મહારાજે લખ્યું છે આવા સંત માટે કે સંત માનજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક રતિ રે સંત હું અને હું તે વળી સંત રે એમ શ્રી મુખે કહે ભગવંત રે મહારાજ કહે છે કે જ્યારે તમને આવા સંત મળ્યા ત્યારે તમે પણ માની લેજો કે તમને સાક્ષાત ભગવાન મળ્યા છે સારંગપુરનું દસમું વચનામૃત શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ સમજવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે ભગવાન મળ્યા જ્યારે આવા સંત મળ્યા ત્યારે માની લેવું એ મહારાજે આપણને સમજાવ્યું છે તો આપણે પણ પ્રમુખ સ્વામી જેવા સંત દ્વારા ભગવાન અને કલ્યાણ બંનેને પ્રાપ્ત કરી ચૂક્યા છે પામ્યા પામ્યા રે ભવજળ પાર શ્રી હરિ સંત મળી તો આપણે પણ નિષ્ફળાનંદ સ્વામીની જેમ ખરેખર ભાગ્ય જાગ્યારે આજે જાણવા એ ગાઈ શકીએ એવું થયું છે દુનિયાની અંદર બીજા ગુણવાન તો ઘણા હશે પરંતુ આવા ભગવાન જેના રોમે રોમની અંદર પ્રગટ હોય ભગવાનનો જેને અખંડ સાક્ષાત્કાર હોય જેનાથી ભગવાન એક ક્ષણ માત્ર અને એક અણુ માત્ર પણ છેટે રહેતા ન હોય એવા સંત આપણને મળ્યા એ જ આપણા માટે મોટા ભાગ્ય છે નિષ્કુળાનંદ સ્વામી એમના કીર્તનમાં લખ્યું છે કે બીજા ગુણવાન તો ઘણા મળશે પરંતુ નહીં મળે હરિના મળેલ નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ આ દુનિયાની અંદર ઘણા બધા ગુણવાન માણસો હશે નહીં હોય એવું નહીં ભલે આ દુનિયાની અંદર અત્યારે સ્વાર્થની બોલબાલા હોય તેમ છતાં પણ પરોપકાર વૃત્તિ ધરાવનારા માણસો કંઈ મરી પરિવાર્યા નહીં હોય ઘણા લોકો હશે પરોપકારી આ દુનિયાની અંદર અત્યારે ચારે બાજુ અસત્યનો હાહાકાર સંભળાતો હશે તેમ છતાં પણ સત્ય નિષ્ઠાથી જીવન જીવનારા કંઈ ઓછા નહીં હોય ઘણા બધા હશે અત્યારે ભલે ચારે બાજુ ભોગ વિલાસનું સામ્રાજ્ય વિસ્તરતું દેખાતું હોય તેમ છતાં પણ ત્યાગ વૃત્તિ સાદગી આવા સદગુણોવાળા ઘણા માણસો હશે કોઈ બચ્યું નહીં હોય એવું નથી તો આવા જુદા જુદા ગુણો ધરાવનારા તો ઘણા છે દુનિયાની અંદર પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા શું છે એમનો મહિમા એમનામાં સંતના ચોસઠ લક્ષણો લખ્યા છે એનાથી નહીં પરંતુ એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે એનાથી જ બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિના મળે ભગવાન એમનામાં અખંડ પ્રગટ છે એ જ એમની મોટામાં મોટી વિશેષતા છે અને ભગવાન એટલા માટે એમનામાં પ્રગટ છે કારણ કે પંચ વર્તમાનથી યુક્ત એ સંત છે અંત્યનું સત્યાવીસમું વચનામૃત તેમાં શ્રીજી મહારાજ કહે છે કે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્ને અને નિર્માણ આ પંચ વર્તમાને યુક્ત સંત અને ભગવાનને અખંડ સંબંધ રહે છે આવા સંત જેના જીવનમાં પંચ વર્તમાન દ્રઢ હોય શ્રીજી મહારાજ કહે છે કે એનાથી ભગવાન સાંજે ક્યારેય છૂટા પડતા નથી તો આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે જોઈએ છીએ પાંચ વર્તમાનની અતિશય દ્રઢતા નેવું નેવું વર્ષથી એમના જીવનમાં સૌ કોઈ જુએ છે શ્રીજી મહારાજે કહ્યું પહેલું વર્તમાન નિયમ નિર્લોભી વર્તમાન આજે પ્રમુખ સ્વામી મહારાજ નેવું નેવું વર્ષથી આ નિર્લોભી વર્તમાનમાં પર્વત જેવા અડીખમ છે કોઈ વસ્તુની અંદર એમને લોભ જાગ્યો નથી આગળ હરિભક્તો અનંત પદાર્થના ઢગલા કરે તો પણ કોઈની અંદર એમનું મન લોભાતું નથી એકવાર અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરતા હતા એમાં એક હરિભક્તે રસ્તાની અંદર સ્વામીને ઉભા રાખીને ઈચ્છા વ્યક્ત કરી કે સ્વામી મારું ઘર બાજુમાં છે તમે પધરામણી આવો સ્વામીએ કહ્યું કે ચાલો આવીએ તો પેલા ભાઈ કે એમ નહીં સ્વામી મારી આ રિક્ષા છે એમાં બેસીને આવો રિક્ષા એ પ્રસાદીની થાય તો મર્સિડીઝ ગાડીમાંથી ઉતરીને સ્વામી બાપા રિક્ષાની અંદર બેઠા લેશ પણ મોં મચકોડ્યા સિવાય જો નિર્લોભી વર્તમાન દ્રઢ ન થયું હોય તો આ બને જ નહીં નિર્લોભી વર્તમાન દ્રઢ ના થયો માણસ શું કે તું રિક્ષાની વાત રહ્યા તું મારી જોડે ગાડીમાં આવતો રહે કે આવી સારી ગાડી મૂકીને રિક્ષા માર પધરાવણીએ જવાનું પણ સ્વામીને રિક્ષા અને મર્સિડીઝ બધું સરખું છે અરે કદાચ કોઈ બળદગાડાની અંદર પધરામણીની વાત કરી છે ને તો બળદગાડામાં બેસી નહીં ગયા છે બળદગાડાની ક્યાં વાત કોઈએ ચાલતા પધરામણી વાત કરી તો ચાલીને પણ ગયા છે તો આ રીતે સ્વામીના જીવનમાં નિર્લોભી વર્તમાન આપણને અતિશય દ્રઢ દેખાય છે ચાલીસ વર્ષની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આઠસોથી વધારે મંદિરોનું નિર્માણ કર્યું તેમ છતાં પણ એક મિલીમીટર જમીન આજે એમની અંગત માલિકીની નથી આ એમનું નિર્લોભી વર્તમાન છે આપના જેવા હરિભક્તો કરોડો રૂપિયાનું દાન સમર્પણ મંદિરોની અંદર કરતા હોય તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના નામ ઉપર આજે ફૂટી કોડીની મિલકત નથી આ એમનું નિર્લોભી વર્તમાન છે મહારાજ કે આવા સંતને અને ભગવાનને અખંડ સંબંધ રહે છે જેવી નિર્લોભી વર્તમાનમાં દ્રઢતા છે એટલું જ એમનું સચોટ નિષ્કામી વર્તમાન છે આજે નેવું વર્ષની અંદર એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજની શ્રી સાધુ મર્યાદામાં ખામી ચીંધી શક્યો નથી આજે આટલા બધા વર્ષો વીત્યા છતાં પણ કોઈ એવું કહી શકે એમ નથી કે સ્વામી આટલા સાધુતાના નિયમની અંદર જરા કાચપવાળા છે તો કેવું ભવ્ય જીવન છે એમનું ઓગણીસો અઠ્યાસીમાં અમેરિકામાં સ્વામીશ્રી હતા અને એ વખતે ત્યાં એક પત્રકારે સ્વામીને પૂછ્યું કે આપને કદી એ સ્ત્રીનો અનુભવ થયો છે સ્વામીએ કહ્યું કે ત્રિકાળમાં પણ નહીં ત્રિકાળનું તો માણસ કેવી રીતે કહી શકે ભૂતકાળનું ખબર હોય વર્તમાનનું ખબર હોય ભવિષ્યમાં શું થવાનું ક્યાં આપણને ખબર છે પણ સ્વામીએ દ્રઢતાથી કહ્યું કે અમને ભૂતકાળની અંદર સ્ત્રીનો અનુભવ નથી અત્યારે નથી ભવિષ્યમાં નહીં થાય આટલી ગેરંટી સાથે સ્વામીએ વાત કરી તો એમનું નિષ્કામી વર્તમાન છે ચિદાનંદ સ્વામી ભારતના એક બહુ મોટા સંત થઈ ગયા દિવ્ય જીવન સંઘ ડિવાઇન લાઈફ સોસાયટી નામની સંસ્થાના એક અધ્યક્ષ હતા ઘણા બધા એમના પોતાના શિષ્યો પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને કહેલું કે ઓલ હેવ હર્ડ ભગવાન શ્રી રામચંદ્ર એઝ એ મર્યાદા પુરુષોત્તમ ઇન રિવર્ડ પ્રમુખ સ્વામી મહારાજ વી હેવ એ મર્યાદા પુરુષ ઓફ અવર ટાઈમ્સ કે ત્રેતાયુગની અંદર ભગવાન રામચંદ્ર થઈ ગયા લોકો એમને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખ્યા આજે કળિયુગની અંદર એવા મર્યાદા પુરુષ જો કોઈ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે અને આગળ વાત કરી કે વી સી હિમ એન એ આઈડિયલ સાધુ પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણને એક આદર્શ સાધુ દેખાય તો આવું મર્યાદાયુક્ત પ્રમુખ સ્વામી મહારાજનું જીવન છે નિસ્વાદી વર્તમાન તમે જુઓ કોઈ સ્વાદની અંદર આસક્તિ નહીં આજે નેવું વર્ષ સ્વામી બાપાને થયા પણ જમવા બાબતે પ્રમુખ સ્વામી મહારાજે નેવું વર્ષમાં એક પણ વાર ફરિયાદ કરી નથી અને એક પણ ફરમાઈશ આપી નથી કે મારા માટે આ બનાવજો ને તે બનાવો આ ફરિયાદ અને ફરમાઈશ જેણે નેવું વર્ષમાં કરીને અને નિસ્વાદી હોય તો જ આવું કરી શકે બાકી જેને સ્વાદ હોય નેવું વર્ષમાં એક વાર તો કેમ કે આજે રસોઈ ખાટી થઈ કે ખારી થઈ કે મોડી થઈ કે તીખી થઈ કે સારી થઈ કે નરસી થઈ સ્વામીએ વાત જ ઉચ્ચારી નથી અને નેવું વર્ષમાં પોતે કેટલી વાર માંદા પડ્યા હશે તેમ છતાંય કોઈ વાર કહ્યું નથી કે મારા માટે આ બનાવજો કે મારા માટે આ બનાવજો આપણે નેવ દિવસ પણ આ રીતે નીકળે નહીં હો ટ્રાય તો કરજો નેવ દિવસ કોઈ ફરિયાદ જ નહીં કરવાની ખાવા બાબતે નેવ દિવસ સુધી જે આવ્યું ને જમી લેવાનું કોઈ બોલવાનું નહીં પહેલા સિવાય તમારા ઘરવાળાના મળશે પછી પ્રમુખશાહી મહારાજના મળશે તો જો નેવ દિવસે આપણાથી નીકળી શકતા નથી નેવ દિવસ ફરમાઈશ જ નહીં આપવાની તમારે આ બનાવજો ને તે બનાવજો ઘણી વાર તો કેટલાના દાંત બધા પડી ગયા તોય ફરમાઈશ ચાલતા કે પોસું પોસું કરજો કેમ તમારે ક્યાં ચગડવાનું છે સીધું ગળા હેઠે ઉતારવાનું છે ને પણ તોય રહી નથી શકાતું કે આ બનાવજો ને તે બનાવજો એવું કયા વગર તો પ્રમુખ સ્વામી મહારાજે આજે નેવું વર્ષની અંદર ફરિયાદ અને ફરમાઈશ વગર પોતાનું પ્રત્યેક ભોજન પૂર્ણ કર્યું છે આપણે એની ઉપરથી ખબર પડે કે નિસ્વાદી એને આ દુનિયાના કોઈ વાનગીની અંદર સ્વાદ નથી એવા પ્રમુખ સ્વામી મહારાજ નિર્માની છે કોઈ માન નહીં અને આટલું બધું કર્યા પછી માન નથી રાખતા એમની વિશેષતા છે સેન્ટ બર્નાર્ડ કરીને એક બહુ જ મોટા સંત થઈ ગયા એમણે લખ્યું છે it is no great thing to be humble when you are brought to low જ્યારે તમારી પાસે કાંઈ જ ના હોય કોઈ તમને પૂછતું ના હોય અને એ વખતે તમે નિર્માની રહો એમાં કાંઈ ધાડ મારી ના કહેવાય પરંતુ to be humble when you are praised is a great and rare attainment પણ જ્યારે લોકો તમારી ઉપર પ્રશંસાની વર્ષા કરતા હોય અને એવા સંજોગોમાં તમે નિર્માની રહો એ બહુ મોટી મહાન સિદ્ધિ છે તો એ સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ નિર્માની રહે છે આટલું બધું કાર્ય કરવા છતાં આટલા બધા સન્માનોની વચ્ચે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે ચાર ચાર વખત પ્રમુખ સ્વામી મહારાજને પોતાના બુકની અંદર સ્થાન આપ્યું છે તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ નિર્માની રહી શકે છે આપણે તો વલસાડ ટાઈમ્સમાં આપણો ફોટો આવી ગયો નવસારી ટાઈમ્સમાં તોય ઝાલ્યા ન રહીએ ઘણી પણ આ પ્રમુખ સ્વામી મહારાજની સિદ્ધિ છે પ્રમુખ સ્વામી મહારાજ હમણાં બોડેલીને ગોધરાની અંદર શિખરબદ્ધ મંદિરોની પ્રતિષ્ઠા કરી તો એની સાથે આપણે ગણતરી કરીએ તો ચાલીસ વર્ષની અંદર છવ્વીસ શિખરબદ્ધ મંદિરો પ્રમુખ સાહેબ આજે નિર્માણ કર્યા કહી શકાય ઓગણીસો ઇકોતેરથી બે હજાર અગિયારની સાલ સુધીમાં પ્રમુખ સાંઈ મહારાજે જે શિખરબદ્ધ મંદિરો બાંધ્યા એની સંખ્યા છવ્વીસ થઈ ચાલીસ વર્ષમાં છવ્વીસ શિખરબદ્ધ મંદિરો બોચાસણ ગઢડા સારંગપુર જેવા મોટા ભવ્ય હરિમંદિરો નહીં કુટીર મંદિરો નહીં તો ચાલીસ વર્ષમાં છવ્વીસ મંદિર એટલે દોઢ વર્ષની અંદર એક શિખરબદ્ધ મંદિર એ પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર કરતા આવ્યા છે આજે શક્ય છે આ બીજા કોઈથી થાય એવું અરે દોઢ વર્ષે મકાનનું એક ધાબુ તૈયાર થતું નથી દોઢ વર્ષે ઘણીવાર એક નળ ટપકતો ઘરમાં એ રિપેર થતો નથી કેટલાકથી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે ચાલીસ વર્ષ સુધી દર દોઢ વર્ષે એક શિખરબદ્ધ મંદિર તૈયાર કર્યું છે તેમ છતાંય એમને માન નથી આવતું એ એમની વિશેષતા છે પ્રમુખ સ્વામી મહારાજે હમણાં દીક્ષા આપી યુવકોને સારંગપુરની અંદર એ સાથે આ સંસ્થાની અંદર આઠસો ને બાસઠ સંતો અત્યારે વિદ્યમાન છે એમાંથી ઓગણસાઠ સંતો યોગીજી મહારાજના હાથે દીક્ષા લીધેલા છે એક સંતે પ્રમુખ સ્વામી મહારાજ અરે શાસ્ત્રીજી મહારાજના હાથે દીક્ષા લીધી છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અને બાકીના આઠસો ને બે સંતો એ પ્રમુખ સ્વામી મહારાજના હાથે દીક્ષિત છે ચાલીસ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે આઠસો ને બે સંતો કર્યા એનો અર્થ કે દર એક મહિને બે સંતોને એમણે દીક્ષા આપી છે આ થાય એવું છે બીજાથી અરે વર્ષે બે સત્સંગીય થઈ શકે એવા નથી બોલો આપણાથી વર્ષે બે હરિભક્તને ખાલી કંઠી પહેરાવાની એ કેટલું અઘરું છે તો પ્રમુખ સ્વામી મહારાજ મહિને બે સંતો બનાવે છે ચાલીસ વર્ષમાં આઠસો સંતો કર્યા તો આટલું કર્યા પછી સ્વામી નિર્માની રહે છે એ એમની મોટા મોટી વિશેષતા છે કેટલા હાર પહેરાવે લોકો કેટલું ભવ્ય સન્માન થાય છે તોય સ્વામીના મુખારબિંદુ પર કોઈ અહમની રેખા નથી આવતી શ્રીજી મહારાજ કે આવા સંતને અને ભગવાનને અખંડ સંબંધ રહે છે એકવાર અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજ હતા અને એક હરિભક્તે સ્વામીને પૂછ્યું કે આપની હાજરીમાં આપના સૌ કોઈ ગુણગાન ગાય ત્યારે આપ શું વિચાર કરો છો ત્યારે સ્વામી કહે કે આપણે શું વિચાર કરવાનો જે કંઈ મોટપ છે શ્રીજી મહારાજને લીધે છે આપણાથી તો તરણું પણ તૂટે એમ નથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી માટે અખંડ આવો વિચાર રહેશે કે જે કંઈ મોટર છે બધી ભગવાનની છે આપણું કાંઈ નથી તે એમના લોકો ગુણગાન ગાય એમને લોકો હાર પહેરાવે એમનું લોકો પૂજન કરે એમની લોકો આરતી ઉતારે ત્યારે સ્વામીને એવું જ લાગે છે કે આમાં મારું કશું જ નથી જે કંઈ મોટર છે શ્રીજી મહારાજના લીધે છે આપણા કોઈ વખાણ કરતો હોય ત્યારે આપણે શું વિચારીએ આપણા કોઈ વખાણ કરતો હોય ત્યારે આપણે મોઢું નીચું રાખીને બેઠા હોઈએ છીએ ઘણી વાર સભામાં આપણું પ્રવચન હોય ને આપણો પરિચય અપાતો હોય પણ આપણે આમ નીચે મોર રાખીને બેઠા હોઈએ લોકોને એમ લાગે કે આ ભાઈ બહુ નિર્માની છે પણ બેઠા બેઠા ગણતા હોય કે આ બોલવાનું શું શું રહી જાય છે આને મારો પરિચય આપવામાં શું શું આ ભૂલી જાય છે એ ઘણીવાર આપણે ગણતરી કરતા હોય કે મારું મેં હું એન્જિનિયર છું તો આ ભૂલી જ ગયા મેં આ કર્યું છે તો આ ભૂલી જ ગયા મેં આટલા કંઠી પહેરે તો આ ભૂલી જ ગયા ઉલ્લેખ કરવાનો તો જો આ રીતે આપણે જ્યારે આપણા ગુણગાન ગયા ત્યારે આપણું શું શું રહી જાય છે એને વિચારતા હોઈએ અને પ્રમુખ સ્વામી મહારાજ કે મને વિચાર એ આવે છે કે આમાંથી કશું જ મારું નથી જે કંઈ મોટપ છે શ્રીજી મહારાજના લીધે જ તાવા સંત એ નિર્માની પ્રમુખ સ્વામી મહારાજ અને નિસ્નેહી વર્તમાન કોઈની અંદર સ્નેહ નહીં આટલા ભવ્ય મહેલો જેવા મંદિરો બાંધે પણ એની અંદર રહેવાનું જ નહીં આપણે તો બે ત્રણ રૂમનો એકાદ બંગલો બની ગયો તેમાંથી નીકળવું અઘરું પડે સભામાં અડધો કલાક આવવાનું હોય ને તોય દર અઠવાડિયે એકવાર પણ પ્રમુખ સાહેબ આજે આવા મોટા મંદિર બાંધે તો ક્યાં રોકાય છે એમાં એમાં કોઈ સ્નેહ જ નહીં એમનું કોઈ એડ્રેસ જ નથી લો નેવું વર્ષની અંદર પણ ગમે તેવો માણસ હશે આ દુનિયાની અંદર છેવટે ભલે દસ બાય દસની એક ઓરડી હોય કે એક ઘાસનું છાપરાવાળું ઝૂંપડું હોય તો એડ્રેસ તો કહેવાય ને એનું કે ભાઈ તમારું એડ્રેસ કયું કે મારું ફલાણી શેરી ફલાણો ગામ ને આ તાલુકો આ જિલ્લો આપણું દરેકનું એડ્રેસ છે બોલો ભલે ઘર નાનું હશે મોટું હશે અંદર એસી હશે નહીં હોય પણ પ્રમુખ સ્વામી મહારાજને નેવું વર્ષ થયા એમનું કોઈ એડ્રેસ જ નથી કોઈ સ્થાનની અંદર એમણે સ્નેહ બાંધ્યો નથી તો આ એમનું નિસ્નેહી વર્તમાન છે ઘણા દેશોમાં ફર્યા પણ કોઈ દેશ એમની ઉપર અસર ઉપજાવી શક્યો નથી કોઈ જગ્યાએ ગોઠ્યું નથી એમને ભગવાન અને પોતાના ગુરુ એના સિવાય કોઈની અંદર સ્નેહ નહીં પ્રમુખ સાહેબ મહારાજ દિલ્હીમાં હતા અને એલચી કચેરીના એક બહુ મોટા અધિકારી ત્યાં આવેલા બધા વિઝા આપે ને અમેરિકાના લોકોને એ ઓફિસના હેડ હતા અને એણે પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ જોઈને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો પાસપોર્ટ જોતા એવું લાગે છે ઘણા બધા દેશોમાં ફર્યા છે પરંતુ એમના મોં સામે જોઈએ ત્યારે આપણને એવું લાગે છે કે દુનિયાના એકે દેશની અસર એમની ઉપર થઈ નથી આટલા બધા દેશોમાં ફર્યા તોય કોઈ જગ્યાએ એમનું મન ચોંટ્યું નથી કે આપણે તો એક દેશની અંદર બે પાંચ વર્ષ કાઢ્યા નાખે નાખા બદલીને પાછા આવીએ હા જોજો અમેરિકા ઘણા પાંચ દસ વર્ષ રહીને આવે ને પછી પાછા આવે ત્યારે હા હા બોલવાનું ભૂલી ગયા યા યા કરવા માંડે પાછા યા યા કે ભાષા બદલી જાય આપણી ઘણી વાર તો આખો પહેરવેશ બદલાઈ જાય કેટલાક તો સાધુઓ પરદે જઈને પાછા હતા આખા ધર્મૂળથી ચેન્જ થઈ ગયા એકલા ગયો સજોડે આવે ઘણા તો પાછા ધોતી પહેરી ગયા પાટલું પહેરીને આવે ચશ્મન ફ્રેમો બદલાઈ જાય જોડા બદલાઈ જાય હવે પ્રમુખ સાહેબ મહારાજ પચીસ વાર પરદેશ જીયા આવે ત્યારે ફેરફાર લાગે છે એમનામાં એવા ને એવા લેખાય તો કોઈની અંદર એમને સ્નેહ જ થતો નથી આ દુનિયાની ગમે તેવી સારામાં સારી વસ્તુ હોય ગમે તેવી સારામાં સારી વ્યક્તિ હોય ગમે તેવું સારામાં સારું સ્થાન હોય પણ એકેની અંદર એમનું મન ચોંટતું નથી તો મહારાજ કહે છે કે આવા નિર્લોભી આવા નિષ્કામી આવા નિસ્નેહી આવા નિસ્વાદી અને આવા નિર્માની સંત અને ભગવાનને અખંડ સંબંધ છે તેવા સંત આપણને મળ્યા છે એના દ્વારા સાક્ષાત ભગવાન આપણને મળ્યા છે એટલા માટે આપણા ભાગ્ય જાગ્યા છે બીજા ગુણવાન તો ઘણા મળશે પણ નહીં મળે હરિના મળે આવા સંત ક્યાંથી લાવીશ કે જેની અંદર ભગવાન અખંડ રહ્યા હોય દયાવાન સંતો ઘણા હશે પરોપકારી સંતો ઘણા હશે સત્ય બોલનારા સંતો ઘણા હશે ત્યાગી જીવન જીવનારા સંતો ઘણા હશે એ તો બધું પ્રમુખ સ્વામી મહારાજમાં છે જ પણ જે ક્યાંય નથી એ ભગવાન પોતે ધારણ કરીને ફરે છે એ એમની મોટા મોટી વિશેષતા છે એટલા માટે આપણા ભાગ્ય જાગી ગયા છે શ્રીજી મહારાજે પ્રથમના સાડત્રીસમાં વચનાવતની અંદર વાત કરી મહારાજ કે નારદજી જેવો ગુણવાન હોય પણ એના જીવનમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો એમને ન ગમે શ્રીજી મહારાજ શું કહે છે કે નારદજી જેવો ગુણવાન હોય આ લોકની અંદર નારદજી જેવો ગુણવાન દીવો લઈને શોધવા જઈએ તો એ મળે એવો નથી બે પાંચ ગુણો હોય કોઈની અંદર પણ નારદજી તો ભગવાનનું મન કહેવાતા સકલ ગુણે પૂર્ણ હતા પણ મહારાજ કે આટલા બધા ગુણો હોય પણ ભગવાનની ભક્તિ ના હોય તો મને એની સાથે ના ગમે તો આજે પ્રમુખ સ્વામી મહારાજની અંદર અનંત ગુણો તો છે જ પણ સાથે રોમે રોમની અંદર ભગવાન સ્વામિનારાયણ વિશેની એવી પરાભક્તિ છે એટલે ભગવાનને અતિશય પ્રિય આવા સંત છે આપણે તો કહીએ બરાબર છે પણ જે કોઈ એમના સંપર્કની અંદર આવે બધાને એમ લાગે છે કે આવા સંતની અંદર ભગવાન અખંડ પ્રગટ છે મધ્વ સંપ્રદાયના વડા વિભુદેશ તીર્થજી મહારાજ એમણે પ્રમુસાઈ મહારાજ વિશે એવું લખ્યું છે કે ટોપ ઓન ગોડ્સ લિસ્ટ કે ભગવાનને જો કહેવામાં આવે કે આ પૃથ્વી ઉપર સાડા છ અબજ માણસો રહે છે એ સાડા છ અબજ વ્યક્તિઓમાંથી તમને ગમતી વ્યક્તિઓનું લિસ્ટ બનાવો અને ભગવાન કદાચ પોતાને મન ગમતી વ્યક્તિઓનું લિસ્ટ બનાવે તેમાં પહેલું નામ પ્રમુખ સ્વામી મહારાજનું હોય એવું એ વિભુદેશ તીર્થજી મહારાજે લખ્યું છે કે ટોપ ઓન ગોડ્સ લિસ્ટ ભગવાનના લિસ્ટની અંદર પહેલો નંબર એ પ્રમુખ સ્વામી મહારાજનો છે તો આવો અનુભવ જે કોઈ સ્વામીના સંપર્કમાં આવે સૌને થાય છે ઓગણીસો પંચ્યાસીમાં લંડનમાં આપણી સંસ્થાએ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજેલો અને એ ઉત્સવ પ્રસંગે મોટું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવેલું જેમાં અહીંયા આપણે દ્વિશતાબ્દી મહોત્સવ શતાબ્દી મહોત્સવ અમૃત મહોત્સવ વખતે ત્રીસ ત્રીસ દિવસ સુધી સ્વામિનારાયણ નગર તૈયાર કરેલું એમાં પ્રદર્શન હોય જાત જાતની રમતગમત હોય સભા મંડપો હોય વિશાળ કલાત્મક પ્રવેશ દ્વાર હોય બાગ બગીચા હોય તેવું સુંદર સ્વામિનારાયણ નગર ત્યાં તૈયાર કરવામાં આવેલું ઘણા બધા લોકો એને જોવા માટે આવતા એમાં એક ડેવિસ નામનો અંગ્રેજ માણસ એ પણ આ જોવા માટે આવેલો અને જોઈને એકદમ રાજી થઈ ગયો અને ત્યાં બધા જે સંતો સેવામાં હતા સ્વયંસેવકો સેવામાં હતા બધાની પાસે જઈ અને કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન અભિનંદન અભિનંદન કરવા માંડ્યો ત્યારે સંતો સ્વયંસેવકોએ કહ્યું કે ભાઈ આમાં અમારું કંઈ છે નહીં જે કંઈ આ તૈયાર થયું છે અમારા ગુરુની પ્રેરણાથી થયું છે તમે જો બહુ રાજી થયા હો તો અભિનંદન એમને આપો અને અહીંયા જે બિરાજે છે એટલે ચાલો તમે એમને મળવા માટે ત્યારે પેલાએ કહ્યું કે વેઇટ વેઇટ કે ઉભારો ઉભારો ભાઈ મારે તો ધર્મને બાર ગાઉનું નહીં બસો ગાઉનું છેટું છે હું ક્રિશ્ચિયન છું તો કોઈ દાડો અમારા ચર્ચમાં ગયો નથી સમ ખાવા પૂરતું એક વારે અમારા પાદરીઓ જોડે બેઠો નથી એટલે તમે તમારા ગુરુ પાસે લઈ જવાની મને વાત ના કરો કે મને ધર્મમાં શ્રદ્ધા જ નથી ભગવાનમાં શ્રદ્ધા જ નથી પણ સંતો ઘણીવાર ચોંટે ને તો ફેવિકોલ ને એરેલ ડાઇટ લઈને ચોંટ્યો એટલે એમણે કહ્યું કે ના હવે તમે આવ્યા છો તો આવો ને કે હવે દર્શન કરતા જાઓ ને તમે તમારા મિત્રને મળવા જાઓ છો એમ માની ના આવો ધર્મગુરુને મળવા જાઓ છો એમ નહીં તમારા કોઈ ફ્રેન્ડને મળવા જાઓ કે ના જાઓ કે જવું બસ કે પ્રમુખ સાહેબ તમારા મિત્ર છે એમ માની ના આવો કે પણ લઈ ગયા એને સ્વામી પાસે અને સ્વામી પાસે એમને ત્યાં બેસાડ્યા હવે આ ડેવિસ અંગ્રેજીમાં બોલે સ્વામીને ખ્યાલ ન આવે સ્વામી ગુજરાતી બોલે પેલો સમજે નહીં હવે દુભાષિયા સાથે બધી થોડી ઘણી વાતો થઈ એમાં સ્વામીએ ખાલી એનો પરિચય શું કરે એવું બધું જ પૂછ્યું હતું કે ક્યાં રહો છો શું નામ શું છે પરિવારમાં કામકાજ શું કરો છો અને આવી બધી વાતો થઈ પાંચેક મિનિટ પછી જ્યારે પેલા ભાઈ બહાર નીકળ્યા ત્યારે એણે સંતોનો હાથ પકડીને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને મળવા જતા પહેલાં હું સંપૂર્ણ નાસ્તિક હતો ભેળસેળ વગરનો એકદમ શુદ્ધ નાસ્તિક પણ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પછી એવું લાગે છે કે ભગવાનને જો આ પૃથ્વી ઉપર આવીને રહેવું હોય તો એમને રહેવા માટે પ્રમુખ સ્વામી જેવું પવિત્ર પાત્ર બીજું એકેય નહીં મળે કે પાંચ મિનિટની અંદર આ અનુભવ કે નહીં આ સંતની અંદર ભગવાન પ્રગટ જ છે અહીંયા સાંકરીની જ વાત છે પ્રમુખ સ્વામી મહારાજ તારીખ એકવીસ ચાર ઓગણીસો બાણુંના દિવસે સાંકરીમાં બિરાજમાન હતા અને એ વખતે સ્વામીના દર્શન કરવા માટે મહુવા સુગરના મેનેજિંગ ડિરેક્ટર નાગરાજ સાહેબ આવેલા આત્મ સ્વરૂપ સ્વામી એમને લઈ આવેલા હવે સભા ચાલતી હતી ને એ વખતે તેઓ આ સંતો સાથે આવ્યા એટલે પહેલાં સભામાં બેસાડ્યા પણ સભાની અંદર આત્મ સ્વરૂપ સ્વામીએ જોયું તો આ નાગરાજ સાહેબ પોણો કલાક સુધી આંખો મીચીને બેસી જ રહ્યા એટલે આત્મ સ્વરૂપ સ્વામી થયું કે આ માણસને ગુજરાતી સમજણમાં આવતું નથી અને આ સભાની અંદર તો બધું ગુજરાતીમાં જ કામકાજ ચાલે છે એટલે કદાચ કંટાળીને આંખો મીચીને બેસી ગયા છે બિચારા પણ સભા પૂરી થયા પછી એ નાગરાજ સાહેબે વાત કરી એમણે કહ્યું કે કાંચીના વૃદ્ધ શંકરાચાર્યનો મેં બહુ સમાગમ કર્યો છે અને એ કાંચીના વૃદ્ધ શંકરાચાર્યની પ્રતિભા એવી હતી કે એમના દર્શન કરતાં જ આપણને એવું થાય કે ભગવાન આ પૃથ્વી ઉપર હોવા જોઈએ આજે વર્ષો થઈ ગયા એ શંકરાચાર્યને મળે ત્યાર પછી વર્ષો સુધી મેં એક પણ એવા સાધુ જોયા નથી કે જેના દર્શનથી આપણને અનુભવ થાય કે આ ભગવાન પૃથ્વી ઉપર હોવા જોઈએ પણ આજે વર્ષો બાદ પ્રમુખ સ્વામી મહારાજને મેં જોયા અને મને લાગ્યું કે નહીં ભગવાન આ પૃથ્વી ઉપર આ સંત દ્વારા હોવા જ જોઈએ અને પિસ્તાલીસ મિનિટ સુધી હું આંખો મીચીને આ જ વિચાર કરતો હતો કે આવા સંત દ્વારા આજે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે તો કોઈ પહેલી જ મુલાકાત હોય તો પણ આ અનુભવ સ્વામી પાસે કરે છે કે આવા સંત દ્વારા ભગવાન પૃથ્વી ઉપર વિચરે છે એ પછી ડેવિસ જેવો નાસ્તિક હોય કે ચિદાનંદ સ્વામી જેવા ધર્મગુરુ હોય કે આ નાગરાજ સાહેબ જેવા કોઈ પરભાષી હોય પરધર્મી હોય પણ જેમ ગોળ છે જે કોઈ પણ વ્યક્તિ ખાઈને ગળ્યો જ લાગે ગુલાબની પાસે જે કોઈ ઊભો રહે અને એની સુગંધ આવે જ એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ પ્રકારની એક પ્રતિભા છે કે ભગવાન એમના દ્વારા આજે પ્રગટ છે એ આપણને મળ્યા એટલા માટે આપણા ભાગ્ય જાગી ગયા છે અને આવા મહાન હોવા છતાં પણ વિશેષતા તો એ છે કે નાનામાં નાના હરિભક્તના હમદર્દ બનીને પોતે રહ્યા છે આપણા આત્મીય કુટુંબી બનીને રહ્યા છે આવું મહાન ઐશ્વર્ય આવું મહાન સામર્થ્ય રોમે રોમની અંદર ભગવાનને ધારણ કર્યા અને છતાં પણ નાના નાના હરિભક્તના પોતે અંગત સંબંધી હોય એવી રીતે સ્વામી આપણને સાચવ્યા છે આપણા નાના નાના પ્રશ્નમાં રસ લઈ માર્ગદર્શન આપ્યું છે આપણને પત્રો લખ્યા છે આશીર્વાદ આપ્યા છે આપણી મૂંઝવણમાં ભાગ લીધો છે આપણી મુશ્કેલીઓ દૂર કરી છે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એકવાર સાબરકાંઠાના આદિવાસી ગામ હિંગટિયાના એક આદિવાસી ભક્ત રેશમા પારગીનો પત્ર આવ્યો એ વખતે સ્વામી અમેરિકામાં હતા અને આ રેશમા પારગી આદિવાસી ભક્ત એના ખેતરની અંદર હેન્ડપંપ બગડી ગયો હતો તો એણે સ્વામીને પત્ર મારો હેન્ડપંપ બગડી ગયો છે તો એને રિપેરિંગ કરવાની કંઈક તજવીજ કરી આપો હવે પત્ર અમદાવાદ આવ્યો છે અને અમદાવાદથી સ્વામી સુધી અમેરિકા પહોંચ્યો તો અમેરિકા આ પત્ર સ્વામીએ વાંચ્યો અને એ વિસ્તારની અંદર શ્રીરંગ સ્વામી વિચરણ કરતા તેમને ફોન જોડ્યો સ્વામી કે આ રેશમા પારગી નામના હરિભક્તનો પત્ર આવ્યો છે એનો હેન્ડપંપ બગડી ગયો છે ખેતરમાં તેના રિપેરિંગની એની પાસે વ્યવસ્થા નથી તે રિપેર થઈ જવું કરજો હવે અમેરિકાની અંદર રહી અને સાબરકાંઠાનો આદિવાસી હરિભક્ત અને એની આવી એક આ સામાન્ય મુશ્કેલી હેન્ડપંપ બગડી ગયો છે એની પણ ચિંતા પ્રમુખ સાહેબ મહારાજ કરે ને અમેરિકામાં રહીને અહીંયા સાબરકાંઠામાં હેન્ડપંપ ચાલુ કરાવી આપે એવા ગુરુ ક્યાં મળે આપણને દુનિયાની અંદર તો આ સંત આપણને મળ્યા છે કેવી ભાવના છે એમને આપણા માટે તમે જુઓ તો ખરા પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સારંગપુરની બાજુમાં રોહિશાળા ગામ છે ત્યાં બિરાજમાન હતા પતરાનું મકાન હતું અને ઉનાળાનો સમય હતો ધોમ તાપ એને લીધે પતરા ચારે બાજુથી તપી ગયા હતા અંદર સખત ગરમી થતી હતી પરસેવાના રેલા સ્વામીના શરીર ઉપરથી નીતરતા હતા એવા સંજોગોમાં સ્વામી એક ધારું પત્ર લેખન કરતા હતા એમની સામે લંડનથી આવેલો એક યુવક સુભાષ બેઠેલો એક મહિના પહેલાં એણે પ્રમુખ સ્વામી મહારાજને લંડનની અંદર એલેક્ઝાન્ડ્રા પેલેસ બહુ મોટો સુંદર હોલ છે ત્રણ ચાર હજાર હરિભક્તો બેસી શકે એવો પિલરલેસ હોલ એની અંદર સ્વામીનું સન્માન થતું જોયેલું અને એને સ્વામીને આ જોઈને કહ્યું કે સ્વામી મહિના પહેલાં તમે લંડનમાં હતા એલેક્ઝાન્ડ્રા પેલેસની અંદર તમારું ભવ્ય સન્માન થયું અને ક્યાં એ સન્માન ને ક્યાં એ એલેક્ઝાન્ડ્રા પેલેસ અને ક્યાં રૂહીશાળા ગામ આટલું જ્યાં પેલો યુવક બોલે ત્યાં સ્વામી શું કે સ્વામી કહે કે સુભાષ તું આ હરિભક્તોનો ભાવ તો જો આ હરિભક્તોના ઘર આગળ સો સો એલેક્ઝાન્ડર પેલેસ આંટા મારે કે તો આટલી ભાવના હરિભક્તો માટે છે વિચાર તો કરો કેવી રીતે આપણને જોતા હશે હમણાં બે ચાર મહિના પહેલાંનો જ પ્રસંગ એક હરિભક્તે સ્વામી પર પત્ર લખ્યો એમાં એણે પૂછાયું કે મારે મારા ખેતરની અંદર કૂવો કઈ જગ્યાએ કરવે તમે મને બતાવી આપો નકશો મોકલેલો પોતાના ખેતરનો તો સ્વામીએ એ નકશા ઉપર એક જગ્યાએ ટપકું કર્યું અને પછી સ્વામીએ જવાબ લખાવે કે આ ટપકું કર્યું છે તે જગ્યાએ ખોદકામ કરજો અને ત્યાં બોર કરજો એટલું નહીં પછી પ્રમુખ સાહેબ આજે ધર્મચરણ સ્વામી જે પત્ર વ્યવહારનું કાર્ય સંભાળે છે એમને કહ્યું કે આ પત્ર લઈ અને અક્ષરદેરીમાં જજો અક્ષરદેરીમાં શ્રીજી મહાના ચરણાર બિંદુ પર આ પત્ર પધરાવજો અને દેરીમાંથી બે પ્રસાદીના ફૂલ લઈ આ પત્રમાં કવર ભેગા મૂકજો અને પછી પત્ર પોસ્ટ કરજો કે અને હરિભક્તને કહેજો કે કૂવો ખોદે ને પછી આ બે ફૂલ પ્રસાદીને એમાં પધરાવે પાણી ખૂટશે નહીં આજે નેવું વર્ષે પાંચ લાખ પત્રો લખી લીધા પછી પણ સ્વામીની ભાવના તો જુઓ કેવી પ્રકારની છે એક એક હરિભક્તનું આવું ધ્યાન રાખે છે એ નથી આમ પેલા ટપ લખતો એમ પત્ર લખી નાખતા લાગણીથી પત્રો લખે છે લાગણીથી આપણને સંભાળે છે તો આવા ગુરુ ક્યાં મળે આપણને પ્રમુખ સાહેબ મહારાજ અહીંયા તિથલમાં જ એમની જન્મજયંતિ ઉજવાઈ છેલ્લે સમૂહ આરતીનો કાર્યક્રમ હતો બધા હરિભક્તે આરતી પ્રગટાવી લગભગ નેવું હજારથી એક લાખ માણસોના આરતીના દીવા પ્રગટ્યા પણ પ્રમુખ સ્વામી મહારાજે વખતે સંતોને કહ્યું મને પણ આરતી આપો કે બધાએ કહ્યું કે સ્વામી આજે આપની જન્મ જયંતિ છે બધા આપની આરતી ઉતારે આપે કોની આરતી ઉતારવાની સ્વામી કે ના મને આરતી આપો હવે ત્યાં તો કંઈ બહુ આમ જીભાજોડી થાય નહીં દલીલો થાય નહીં અને તરત સ્વામીની આરતી આપી દેવામાં આવી સ્વામી આખી આરતી ઉતારી પછી આશીર્વાદ આપવાના હતા ત્યારે સ્વામી બોલ્યા સ્વામીએ કહ્યું કે આજે મેં પણ અહીંયા આરતી કરી તો સ્વામી કહે કે આપ સૌની અંદર હરિભક્તોને કહે છે કે આપ સૌની અંદર હું શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને જોઉં છું માટે તમારી પણ મારે આરતી ઉતારવી જોઈએ એ પણ મારી આપના વિશેની ભક્તિ છે લ્યો શિષ્યોની આરતી ઉતારે એવા ગુરુ દુનિયામાં ગોતી તો લાવો નેવ હજાર શિષ્યો જે આજે એમની આરતી ઉતારવા બેઠા છે એમની આરતી પ્રમુખ સાંઈ મહારાજે જન્મ જયંતિના દિવસે ઉતારી પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે જ્યારે સમયાઓ પૂરા થયા ત્યારે ત્યારે વાત કરેલી છે કે આ સમયો શોભાળનારા તમે સૌ હરિભક્તો સ્વયંસેવકો છો મેં તો ખુરશી શોભાવીશ તમને કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા શિષ્યોને એક દંડવત કરે એવા તો ગુરુ લાવો કરોડ દંડવતની તો ક્યાં વાત રહી તો આવા ગુરુ આપણને સ્વામી કે મળ્યા છે ભગવાન જેના રોમે રોમની અંદર બિરાજમાન છે અને તેમ છતાં પણ આપણા સ્વજન બનીને રહે આપણા મિત્ર બનીને રહે આપણા કુટુંબી બનીને રહે આપણું ધ્યાન રાખે એવા ગુરુ સ્વામી કે ક્યાં મળે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે જોને ગર્ભવાસની ત્રાસ ટળે કેમ ટાળી કોઈની રે તે પણ ટાળીને અવિનાશ રાખે ખબર અન્ન તોય રે વળી સમય સમે સંભાળ જાણો કરે હરિજનની રે એવું બીજું કોણ દયાળ કારે મનાય નહીં મનને રે કે આપણું ગર્ભવાસનું દુઃખ જન્મ મરણનું દુઃખ તો ટાળે જ પરંતુ આ લોકમાં પણ આપણા અન્ન વસ્ત્રને પાણીની ખબર રાખે સમય સમય આપણને સાચવે સ્વામી કે આવા સંત આવા દયાળુ એ ક્યાં મળે એમ છે તો આવા સંત દ્વારા સાક્ષાત આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એટલા માટે આપણે પણ સમજવાનું છે કે આપણા પણ ભાગ્ય જાગ્યા છે કલ્યાણ આપે એવા સંત આપણને મળ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ તારીખ પચીસ નવ નેવ્યાસી સોમવારના દિવસે મુંબઈમાં હતા અને એ વખતે ત્યાં અંધેરીમાં એક હોસ્પિટલમાં આપણા હરિભક્ત બાલુભાઈ ટીટીનો અક્ષરવાસ થયો એ બાલુભાઈના દીકરા હરિકૃષ્ણભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન જોડ્યો કે સ્વામી મારા પિતાશ્રી અક્ષરધામની અંદર ગયા છે ત્યારે સ્વામી બાપાએ આશીર્વાદ આપતા વાત કરી કે યોગીજી મહારાજ એમને સુખિયા કર્યા છે અને આજે એકાદશીનો પવિત્ર દિવસ છે એ દિવસે ભાદરવાવદ એકાદશી હતી એટલે સ્વામી બાપાએ કહ્યું કે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે અને તમારા પિતાજી ધામમાં બેસી ગયા છે અને યોગીજી મહારાજના ઠાકોરજીને લઈને અમે જ એમને તેડવા માટે ખાસ આવેલા આવું સ્વામી સ્પષ્ટ બોલ્યા તો પોતાના ભક્તોને લેવા માટે શ્રીજી મહારાજ જેમ આવતા એમ આજે પ્રમુખ સ્વામી મહારાજમાં રહીને શ્રીજી મહારાજ આજે અનેકને આવું કલ્યાણ એ પમાડી રહ્યા છે પોતે સ્વામીએ સ્વયં આવી વાત કરી છવ્વીસ આઠ નેવ્યાસી અટલાદ્રાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણમાં હકા બાપુ આપણા એક સંનિષ્ઠ હરિભક્ત એ પણ જોડાયેલા હવે અટલાદ્રાથી સ્વામી તો ફરતા ફરતા છેક મુંબઈ સુધી જવાના હતા એટલે હકા બાપુએ ધર્મચરણ સ્વામીને કહ્યું કે તમે જરા પ્રમુખ સ્વામી મહારાજને પૂછી લો કે મારે છેક મુંબઈ સુધી ભેગા જ એમની આવવાનું છે કે અહીંયાથી પાછો સારંગપુર મારે ગામ જવાનું છે એટલે ધર્મચરણ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું કે હાકા બાપુ પૂછાવે છે કે એમને ભેગા રહેવાનું છે કે જવાનું છે ત્યારે સ્વામીએ કહ્યું કે હા કે હવે તો બાપુને બધે સાથે જ લેવા છે કે એટલે ધર્મચરણ સ્વામી સમજ્યા કે હવે મુંબઈ સુધી બાપુને સાથે જ લેવાના હશે એટલે એમણે હકા બાપુને વાત કરી કે હકા બાપુ તમારું તો હવે છેક મુંબઈ સુધીનું પાકું થઈ ગયું આ સાંભળીને સ્વામી બોલ્યા સ્વામી કે મુંબઈ સુધીની શું વાત કરો છો ઠેઠ અક્ષરધામ સુધીનું પાકું થઈ ગયું છે હવે તો કે શાસ્ત્રીજી મહારાજને અમને સોંપવા પડશે ને કારણ કે શાસ્ત્રીજી મહારાજની સાથે અકા બાપુ ખૂબ રહેલા એટલે સ્વામી કહે શાસ્ત્રીજી મહારાજને ત્યાં સોંપવા પડશે ને પાછા આપણે એમને તો છેક અક્ષરધામ સુધીનું આપણું પાક્કું કરી આપે એવા સંત એ પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા છે ચાર પાંચ ઇઠ્યાસીના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ પેરિસમાં હતા ફ્રાન્સની અંદર પ્રવીણભાઈ નામના હરિભક્તને ઘેર એમનો ઉતારો હતો અને બે પાંચ દિવસ રોકાયા પછી સ્વામી ત્યાંથી વિદાય લેવાના હતા ત્યારે સ્વામીશ્રીએ ઘરના બધા કુટુંબીઓને ભેગા કર્યા પ્રવીણભાઈ એમના ભાઈઓ એમના દીકરાઓ બધાને અને સ્વામી બોલ્યા કે તમે અમારી અહીંયા ખૂબ સારી સેવા કરી તો એના બદલામાં અમારી પાસે આપવા જેવું તો બીજું કંઈ છે નહીં પરંતુ અમારી પાસે ભગવાન છે એ અમે તમને આપીએ છીએ તો જો ભગવાન કલ્યાણ આ બધું બીજાને જે દુર્લભ છે એ સ્વામી કે આપણને પ્રાપ્ત થયું છે તારીખ એક ત્રણ સિત્યાસી રવિવારના દિવસે સ્વામીશ્રી વિદ્યાનગરમાં હતા ત્યાં ડાયાભાઈ ગજ્જર નામના હરિભક્તના ઘેર એક દિવસનું શિક્ષાપત્રીનું પારાયણ હતું હવે એમનું ઘર એની સામે જ શાસ્ત્રીજી શાસ્ત્રી મેદાન હતું અને ત્યાં રવિવારનો દિવસ હતો એટલે ક્રિકેટની મેચ ચાલતી હતી અને કંઈક ફાઇનલ મેચ ચાલતી હશે એટલે બહુ શોર બકોર થતો હતો એટલે કથાની અંદર વારે વારે ડિસ્ટર્બન્સ થયા કરે લોકોના ધ્યાન તે બાજુ ખેંચાયા કરે એટલે સ્વામી પોતે બોલ્યા કે સામે ક્રિકેટની ફાઇનલ ચાલે છે અને અહીંયા આપણે પણ ફાઇનલમાં જ છીએ સ્વામી કે પેલાને તો કેટલાય જન્મ હજી દાવમાં જશે પણ આપણો તો કે આ ફાઇનલ જન્મ છે કે આપણો તો આ છેલ્લો જન્મ છે સ્વામી કે તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે વખતો વખત આ વાત આપણને કરી છે કે આવો આપણને યોગ થયો તો આપણો આ છેલ્લો જન્મ છે હવે ફરી કદી આ જન્મ મરણ ગર્ભવાસ નરક ચોરાશીની અંદર આપણે આવવાનું નથી તો આવા ભગવાન અને ભગવાનના અખંડ ધારક સંત મળ્યા એ સ્વામી કે આપણા મોટા ભાગ્ય છે ખરેખર આ દુનિયાની અંદર સ્વામી કે આપણે ફાવી ગયા છે આ લોકની અંદર તમે જુઓ નાના નાના માણસો સાથે ઘણીવાર લોકોને રહેવાનું મળે ને તો એનો કેપ ચડી જતો હોય છે પેલા વજયસિંહના હોકાની વાત યોગી બાપા કરતા હતા કે ચાલીસમો નંબર પેલો ફૂંક મારવામાં લાગ્યો હોકાની તો એમાં દરબારને એટલો કેપ ચડી ગયો કે જિંદગી સુધી ઉતર્યો નહીં કે વજયસિંહ દરબાર અઢારસો પાદરનો ધણી એના હોકાની ફૂંક મને મળી પણ છેક ચાલીસમો નંબર ફૂંક મારવામાં લાગેલો તોય કેપ ચડી ગયો તો સ્વામી કે આવા સામાન્ય તુચ્છ જીવના પણ કેફ ચડતા હોય છે તો આપણને તો આ ભગવાનને સંત મળ્યા તો કેમ ન મનાય કે આપણા ભાગ્ય જાગ્યા દલપતરામ એક બહુ સુંદર વાત લખી છે લોકોને તમે જુઓ કેવો કેફ ચડતો હોય છે તે એક છોકરો તેનું એમણે સુંદર વર્ણન કર્યું છે કે રાંડી રાંડના તનુજ કહે થઈ રાજી રાજી માજી હું ગયો હતો નજીક શેઠજીની મેળીના કે એકવાર એક છોકરો કોઈ શેઠ હશે ગામનો એની મેળીની પાસે પહોંચી ગયો અને એ વખતે શું બન્યું તો છોકરા છ સાત સાથ હતા મારી હેડીના એવે સમય નગરના શેઠજી હવેલીમાંથી આવીને ઊભા નજીક બારીની કઠેડીના એ છોકરો પોતાની માને કહે છે કે માં માં અમે પાંચ છ છોકરાઓ આજે શેઠજીની હવેલીની પાસેથી પસાર થતા હતા ત્યારે હરખની વાત માત શી કહું આજ તણી ત્યારે જે એક હરખની વાત બની એક આનંદની વાત બની એની હું શું તને વાત કરું કે માં કે પણ બોલતો ખરો શું હરખની વાત થઈ ત્યારે પેલો છોકરો કહે છે કે અમે છ સાત જણા જતા હતા એમાંથી મને પછી આપોઆપ શેઠજીએ બોલાયો કે પાંચ છ માંથી શેઠજીએ મને બોલાયો કે અને શું કીધું તો કયું જા જઈને કૂતરાને હા કરે ગધેડી નાખે મને ગધેડીનો કઈ છોકરા પેલા બાપુએ બોલાયો કૂતરો હાંકવાનું કીધું કે એનો કેપ ચડી ગયેલો કે મને ગામના દરબારે બોલાયો એટલે પણ શું કઈ બોલાયો તો જોજો પણ તો એ કાંઈ ગણતરી નહીં કે બાપુએ બોલાયો ને મને કે બસ એનો કેફ તો જો પાંચ છ જણની અંદરથી કે મને પસંદ કરે કૂતરાને હાંકવા માટે લ્યો એનો કેપ ચડી ગયો તો આ સાડા છ અબજની વસ્તીમાંથી પ્રમુખ સાંઈ મહારાજ અહીંયા બેઠેલા આપણને કલ્યાણ માટે સિલેક્ટ કર્યા છે તેનો કેપ ના ચડવો જોઈએ આપણને કે આટલી સાડા છ અબજની ગીર્દી છે આ દુનિયાની અંદર એમાંથી પ્રમુખ સ્વામી મહારાજે આપણને પસંદ કર્યા અક્ષરધામમાં લઈ જવા માટે કેટલો એનો કેફ રહેવો જોઈએ કેટલું એનું ગૌરવ જાગવું જોઈએ કેટલા ભાગ્ય જાગે આપણા મનાવા જોઈએ તો સ્વામી કહે છે કે આવો જો કેફ જાગે તો આ દુનિયાના દુઃખો એ કોઈ ગણતરીમાં જ આવે નહીં આપણે આ પ્રાપ્તિ બહુ મોટી થઈ છે પણ એમાં નજર પહોંચાડતા નથી એટલે આ લોકના નાના મોટા દુઃખોમાંથી નવરા પડતા નથી પરંતુ આપણે કહીએ છીએ જેમ એક લેખકે લખ્યું છે કે કાંટાની વચ્ચે ગુલાબ ઉગ્યું છે એનો ઉત્સવ કરતા શીખો પણ કાંટાની વચ્ચે ગુલાબ છે એને કકડાટ ના કરો ગુલાબની સાથે શું હોય કાંટા હોય કે ના હોય તો કોઈક એમ વિચારે કે આ ગુલાબ તો છે પણ જવા દો ને કેટલા બધા કાંટા છે જુઓ નામ છે તેમ છે એટલે કે ગુલાબના છોડમાં કાંટા છે એનો કકડાટ ના કરો પણ કાંટાની વચ્ચે ગુલાબ મળી ગયો છે એનો ઉત્સવ કરો કે એમાં કળિયુગની અંદર ઘણા બધા પ્રશ્નો છે પરંતુ એને મૂકી અને કળિયુગમાં આવા ભગવાનને સંત મળી ગયા છે એનો કહે છે કે ઉત્સવ કરતા શીખો બરાબર છે દુઃખો છે પ્રશ્નો છે પણ એની સામે આ પ્રાપ્તિ થઈ છે એ પણ સ્વામી કે આપણે જોવાની કે નહીં જોવાની કદાચ ચલો આ જીવનની અંદર આપણને કરોડ રૂપિયા મળ્યા હોત કદાચ બંગલા ગાડી મોટરો મળી હોત કદાચ વડાપ્રધાન થયા હોત પ્રેસિડેન્ટ થયા હોત તોય શું સાહીઠ સિત્તેર વર્ષનું સુખ ચાર દિનકી ચાંદની બીતે આગે મોત અંધેરા પણ આવા કળિયુગની અંદર આપણે આ ભગવાન જેવા સંત મળ્યા સ્વામી કે એ જ આપણા માટે મોટા ભાગ્ય છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાખ કારે ભૂલી જા મનવા આપણા જુદા આંખ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે શું થઈ ગયું એમાં તે શી ખોટ આપણે કોણ કહે છે કંગાળ છીએ નિષ્કામ સ્વામી કીર્તનમાં લખે છે કંગાળપણું કહેવા ન રહ્યું સદા મનાણું સુખ કે કોઈમાં અમને કહેશો કંગાલ નિર્ધની આ તો અમે નથી મહા મળ્યો છે માલ નિષ્કામ સ્વામી કહે છે કે કોઈ અમને કંગાલ કહેતા જ નહીં ભલે અમારા કપડા ઉપર સો સો હોય તો અમે કંગાલ નથી ભલે ભીખ માગીને અમે અમારું પૂરું કરતા હોય તો પણ અમે કંગાળ નથી ભલે પથરા ઉપર અમારે પથારી કરવી પડતી હોય તો અમે કંગાળ નથી રાંકપણું તો રહ્યું નહીં કોઈમાં કહેશો કંગાલ નિર્ધનિયા તો અમે નથી મહા મળ્યો છે માલ તો આ નિષ્કોળાનંદ સ્વામીને સમજાઈ ગયું હતું કે જીવનમાં જે મેળવવાનું છે એ મને મળી ગયું છે ભગવાન અને કલ્યાણ તો એ જ વસ્તુ આપણને પણ મળી છે આવા પ્રમુખ સ્વામી જેવા સંત સ્વામી કે આપણને મળ્યા અને જો કેફ ન વર્તે તો યોગી બાપા કહેતા કે ક્યાં ગુરુને સેવ્યા જ કોણ આપણા ગુરુ એનો સ્વામી કે કેફ રહેવો જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિનો વિચાર એમના મહિમાનો વિચાર એ રોજ આપણા જીવનની અંદર આપણે કરવાનો છે યોગીજી મહારાજ પોતે આ જ વિચારની અંદર અખંડ આનંદમાં રહેતા કે શાસ્ત્રીજી મહારાજ મળ્યા પ્રમુખ સ્વામી મહારાજને પણ એકવાર કોઈકે કહ્યું કે સ્વામી આપે જે રીતે કાર્ય કર્યું છે એ જોતા તો આપણને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મને એક નહીં પણ બે નોબેલ પ્રાઇઝ મળ્યા છે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બે નોબેલ પ્રાઇઝ મને મળ્યા છે તો એમને આ દુનિયાના પદાર્થોનો કોઈ આનંદ જ નથી એમને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ મળે એટલે બધું જ એની અંદર આવી ગયું મનાય છે એટલે જ નેવ વર્ષે આટલી આટલા રોગો વચ્ચે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ એ અખંડ આનંદમાં રહી શકે છે તો એ જ પ્રાપ્તિ આપણને પણ થઈ છે તો આપણે પણ આવો પ્રાપ્તિનો વિચાર હર હંમેશ કરતા રહીએ અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સાક્ષાત ભગવાન અને કલ્યાણ બંને પામી ચૂક્યા છે એવી પ્રતીતિ સાથે આપણે સત્સંગ કરી અખંડ સુખ્યા થઈ શકીએ એ પ્રકારનો સત્સંગ કરવાનું આપણને વિશેષ બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય